કર્યું છે એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો છે વાસના કપૂરના વાસ જેવી હોય ડામડીમાં કપૂર રાખ્યું છે આરતીના સમયે કપૂરનો ઉપયોગ કર્યો કપૂર બળી ગયું કપૂર તો બળી ગયું પણ ડાબડીમાં બહુ દિવસથી કપૂર રાખેલું તે કપૂર ની વાસ રહી ગઈ વાસના વાસ જેવી સૂક્ષ્મ હોય અને તે સૂક્ષ્મ વાસના પણ મનને બગાડે છે પતન કરે છે ઘરમાં જ ધીરે ધીરે સંયમ વધારી વાસનાનો વિનાશ કરો ભરતજીએ ઘર છોડવાની થોડી ઉતાવળ કરી છે ભરતજી મહારાજ ઘર છોડીને નેપાળમાં ગયા છે ગંડકી નદીના કિનારે નેપાળના માલિક દેવ પશુપતિનાથ છે એક એક દેશના એક એક માલિક દેવ માન્યા છે ગુજરાતના માલિક દેવ દ્વારકાનાથ છે ગુજરાત સૌરાષ્ટ્રના માલિક દેવ દ્વારકાધીશ છે ભગવાન દ્વારકા છોડતા નથી દ્વારકામાં ભગવાનનો અખંડ નિવાસ છે કેટલાક લોકો એવું સમજે છે કે દ્વારકા છોડીને ડાકોર માર્યા છે એવું નથી વ્યાસ મહર્ષિએ ભાગવતમાં સ્પષ્ટ વર્ણન કર્યું છે ભગવાન કોઈ દિવસ દ્વારકા છોડતા જ નથી દ્વારકામાં અને વૃંદાવનમાં નો અખંડ નિવાસ છે ગુજરાત સૌરાષ્ટ્રના માલિક દેવ દ્વારકાનાથ માતાના દર્શનમાં બહુ આનંદ આવે છે ચાર દરવાજામાંથી દર્શન થાય પૂર્વ દ્વારમાં જગન્નાથ સ્વામીના દર્શન છે દક્ષિણ દ્વારમાં રામેશ્વર ભગવાનના દર્શન છે પશ્ચિમ દ્વારમાં દ્વારિકાધીશના દર્શન છે અને ઉત્તર દ્વારમાં બદ્રીનાથજીના દર્શન છે મધ્યમાં પશુપતિના હાથ છે દિવ્ય સ્વરૂપ છે આ જીવ જ પશુ છે પશુપતિ શિવ છે પશુ તેને કે છે જેને બાંધી રાખે છે આ જીવને કામ બાંધી રાખે છે જીવ સ્વતંત્ર નથી જીવ પરતંત્ર છે કામ બધાને બાંધે છે કામ કોઈને છોડતો નથી જીવ કામના અધીન છે જેને બાંધ્યો છે એ પશુ છે આ જીવ જ પશુ છે પશુપતિ શિવ છે પશુપતિનાથ મધ્યમાં વિરાજેલા છે ચાર દરવાજામાં ચાર દિશાના ચાર માલિક દેવ વિરાજમાન છે પશુપતિનાથના દર્શનમાં બહુ આનંદ આવે છે ગંડકી નદી છે તેનું બીજું નામ શાલિગ્રામી છે ચક્રાંકિત શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય ભરતજી મહારાજ બધું છોડીને નેપાળમાં ગયા છે એમનો એવો નિયમ હતો પ્રાતઃ કાલમાં ચાર વાગે ગંડકી નદીમાં સ્નાન કરે કેળપુર જળમાં ઉભા થઈને પ્રકાશમય પરબ્રહ્મ નારાયણ નું ધ્યાન કરે ઓમકાર નો જપ કરે હું બ્રહ્મ છું જ્ઞાની છે સૂર્યનારાયણ બહાર આવ્યા પછી ગંડકી નદીમાંથી બહાર નીકળે સૂર્યનારાયણ ની સ્તુતિ કરે છે બહુ ભૂખ લાગે ત્યારે કંદમો ઘણા વર્ષો સુધી એવી રીતે તપશ્ચર્યા કરી છે જ્યાં જાઓ ત્યાં માયા પાછળ છે તમે મંદિરમાં જાઓ તો મંદિરમાં પણ માયા આવે છે તમે જ્યાં જાઓ ત્યાં માયા પાછળ પાછળ આવશે મન નહીં બગાડશે ભરતજીને માયા ત્યાં પણ ત્રાસ આપવાની तत्रैकदाराजम् हरिणी पिपासया जलाशयाभ्यासम् एकैवोपजगाम तया पेपीयमाने उदके तावदेव अविदूरेण रतो मृगपतेरुन्नादा लोकभयङ्करौदपतत तमुपसृत्य सा मृगवधूः प्रकृतिविक्लवा चकितनिरीक्षणात् हरिभयाभिनिवेशव्यग्रहृदया पारिप्लवदृष्टि भयात् सहसैव उच्चक्राम तस्या उत्पतन्त्या अन्तर्वत्या योनिर्गतो गर्भः स्रोतसि निपपात अथ च ममार तं त्वेण पुनकं स्रोतसा नूह्यमानम् अभिवीक्ष्यापविद्धं राजर्षिर्भरता मृतमातरमिति आश्रमपदम् अनयत ગરમીના દિવસો છે સૂર્ય ઉદય થયો છે ભરતજી ગંડકી નદીમાંથી બહાર નીકળ્યા છે નવ માસ પરિપૂર્ણ એક સગર્ભા હરણી ત્યાં જળપાન કરવા માટે આવી છે પ્રસવનો સમય થયેલો તેને બહુ તરસ લાગી હતી જ્યાં જલપાન કરવા જાય છે અને તે સમયે સિંહે ગર્જના કરી છે વાઘ સિંહ જ્યાં ફરતા હતા ત્યાં રહીને ભરતજી તપશ્ચર્યા કરી સિંહ ગર્જના સાંભળીને હરણી ગભરાઈ ચારે બાજુ જોવા લાગ્યું સિંહે ફરીથી ગર્જના કરી છે હવે તો અરણી બહુ વ્યાકુળ થઈ છે મારી એને વાસ આવતી હશે દોડતો આવશે મને મારી નાખશે હવે મને કોણ હાચવશે કોણ મારું રક્ષણ કરશે હું ક્યાં જઉં ગંડકી નદીનો નાનકડો પ્રવાહ છે હરણીએ વિચાર કર્યો જોરથી કૂદકો મારીને સામે કિનારે જઉં તો કદાચ હું બચી જઈશ એને જોરથી કુદકો માર્યો પ્રસવ નો સમય થયો પેટમાંથી બાળક બહાર પ્રસવ વેદનામાં હરણી બહુ વ્યાકુળ ત્યાં ભરતજી ઉભા એકવાર બાળકને જુએ અને એકવાર ભરતજી મારા મારો દીકરો હું તમને આપું મારા બાળકને મોટો કરજો પ્રસવની વેદનામાં વ્યાકુળ થયેલી હરણી એકદમ આખો બંધ ભરતજીને હરણ બાળકમાં શ્રી હરિના દર્શન થયા આ કેવો જીવ છે એના પિતાનો પત્તો નથી એની માએ તો પ્રાણ છોડી હું એમ માનું છું એની માએ પોતાનો દીકરો મને આપ્યો છે એનું પાલન પોષણ કરવું એ મારી ફરજ છે બાળકને ઉઠાવી દીધો છે હરણ બાળકને ઉઠાવી ભરતજી પર્ણપુટીમાં લઈ આવ્યા એને કોરું ઘાસ ખવડાવે છે એને ગોદમાં લઈને ગરમી આપે છે હરણનો સંગ થયો હરણના સંગમાં નો ભાસ થાય અને ભરતજી હરણ સાથે રમે છે હરણ બાળકને છાતી સાથે છાપે છે એટલે મજા આવે છે ઘરમાં છોકરાઓ સાથે રમતા અને તે સૂક્ષ્મ વાસના મનમાં હતી વાસનાનો વિષય બદલાય માયા દગો કરે છે બધું છોડીને આવ્યા મન હરણમાં ફસાયું ભરતજીએ હરણને બહાર કાઢ્યો એ ભૂલ કરી નથી હરણ સાથે રમે છે ત્યારે સુખનો ભાસ થાય છે સંસારનું બધું સુખ છોડીને આવ્યા હરણ બાળક સાથે રમવામાં સુખનો ભાસ થાય મજા આવે છે આ ભૂલ છે મન બગડ્યું છે કોઈ કોઈ વખત અંદરથી અવાજ આવે મેં ભગવાનના માટે બધું છોડ્યું છે મારું મન હરણમાં ફસાયું એ સારું નથી ના ના સારું છે આ તો પરોપકાર કરું છું હું એની ઉપેક્ષા કરું તો કોઈ વાવ એને મારી નાખશે એની માએ દીકરો મને આપ્યો છે એને હાચવવો જોઈએ હરણ બાળક સાથે રમતા મજા આવે છે મન ખોટી દલીલ કરે છે આ પરોપકાર છે એવો પરોપકાર શાકામનો જે મનને જે એક પરોપકાર ભગવાનને પરોપકાર પણ પસંદ કરે છે હર બાળક સાથે રમવામાં સુખનો ભાસ થાય છે અને તેથી મન કે પરોપકાર કરે છે પરોપકાર પણ પતન કરે છે હર બાળકમાં એવો સ્નેહ સુધી આંખ બંધ કરીને નિરાકાર બ્રહ્મ નું ધ્યાન કરતા હવે તો આંખ બંધ કરે કે અમને હરણ બાળક જ દેખાય હરણ બાળકમાં પ્રેમ કોઈને પણ ઘરમાં ભલે રાખો તમારા મનમાં ભગવાન વિના કોઈને રાખશો બહારનો સંસાર કોઈને દુઃખ આપતો નથી જે સંસાર માનવ મનમાં રાખે છે મનમાં જે સંસાર છે તે દુઃખ આપે સંસાર છોડીને ક્યાં જશો સંસારને મનમાંથી કાઢી નાખો જેના મનમાં સંસાર છે એ મંદિરમાં પણ સંસાર કરે જેના મનમાં સંસાર છે એ ગંગા કિનારે ચકલા ચકલી દેખાય તો ક્યાં સંસાર કરે સંસારને મનમાંથી કાઢી નાખો નાવડી રહે છે પાણીમાં પણ પાણી નાવડીમાં આવે તો નાવડી ડૂબે છે નૌકાનો ઉપયોગ ધરતીમાં થતો નથી જળમાં થાય નૌકામાં જે બેઠો છે એને સાવધાન રહેવાનું છે બહારનું પાણી અંદર આવે નહીં નૌકામાં પાણી આવી જાય તો નૌકા ડૂબશે નૌકામાં જે બેઠો છે એ પણ ડૂબી જશે માનવ શરીર નૌકા જેવું છે સંસારના વિષયો પાણી જેવા છે આ પાણી અંદર મનમાં આવે છે લઈ જાય સંધ્યા ગાયત્રી કરતા વારંવાર એને જુએ છે કેવો લખ્યો છે બહુડાયો છે મારા મારી રાહ જોઈને બેઠો છે હરણ બાળકમાં મન ફસાય માયા છેતરે છે માયા જીવને ઈશ્વરથી દૂર ફેંકે છે જીવ ભાન ભૂલે કે માયા હસવા લાગે છે બહુ ભક્તિ કરતો હતો બહુ જ્ઞાનની વાતો કરતો હતો હવે કેવો ફસાયો જ્યાં જાઓ ત્યાં માયા પાછળ આવી ભરતજી નું મન હરણમાં ફસાયું ધીરે ધીરે હરણ બાળક મોટો થયો જંગલમાં ફરતો હતો તેને એક હરણી દેખાઈ એ હરણીના પાછળ પાછળ જતો રહ્યો ભરતજીના આશ્રમમાં આવ્યો ભરતજી એની પ્રતીક્ષા કરે છે અંધારું થયું હજુ કેમ આવતો નથી વૃદ્ધ પિતા જેમ પુત્રની પ્રતીક્ષા કરે મારો દીકરો હજુ કેમ આવતો નથી ક્યાં ગયો હશે ભરતજી તો હરણને શોધવા માટે નીકળ્યા પત્તો લાગતો નથી અને જયારે ચિંતા થવા લાગી જંગલમાં વાઘ સિંહ બહુ ફરે છે કોઈ વાઘે મારા દીકરાને મારી નાખે દાદા જે મારો દીકરો છે ભગવાન એને હાચવે છે એવું મને લાગે છે મર્યો નથી જીવે છે પણ હવે મોટો થયો છે ને મને એમ લાગે છે કે પરણવા ગયો હશે હવે આવશે ત્યારે વહુને સાથે લઈને આવશે જંગલમાં બેઠા બેઠા આવા વિચારો કરે છે મન બગડ્યું છે કાળ સાવધાન છે માનવ કાફલ છે કાળને કોઈની દયા આવતી નથી આનું આ કામ બાકી છે એટલું કામ કરવાનું સમય થયો હતો કામ આવ્યો છે જંગલમાં એકલા રહેતા ગર્ભની પથારીમાં પડ્યા છે છેલ્લો શ્વાસ ચાલુ આ બાજુ હરણ બાળક હરણીના પાછળ પાછળ ગયો થોડા દિવસે હરણી સાથે રહ્યો પછી ત્યાં એક બળવાન હરણ આવ્યો હરણીના માટે બેનો ઝઘડો થયો બીજો જે હતો તે બળવાન હતો આ દુબળો હતો અને માર પડ્યો જયારે બહુ માર પડ્યો ત્યારે એને ભરતજી યાદ આવ્યા છે ઘાયલ થયો છે રડતો રડતો ભરતજીના આશ્રમમાં પશુઓ પણ પ્રેમ ને સમજે છે મારા પિતા મૃત્યુની શૈયામાં છે ભરતજીના ચરણમાં જઈને કાળમાં એક વાર આંખ ઉગાડી છે અને આંખ જયારે ઉગાડી ત્યારે હરણ બાળક દેખાય આવ્યો છે મને ભણવા આવ્યો છે એની માયા દીકરો મને સોંપ્યો હતો મને અંતકાળમાં એ મળવા છે સારું થયું હરણ બાળકને જોયા પછી એની માં હરણી યાદ આવી જેને ગંડકી નદીના કિનારે કૂદકો માર્યો એની માયા દીકરો મને સોંપ્યો છે મૃત્યુની સૈયામાં હરણી યાદ આવી એની માયા દીકરો મને આપ્યો છે મને મળવા આવ્યો છે ગંડકી નદીના કિનારે હરણીએ પ્રાણનો ત્યાગ કર્યા પછી એ હરણી ફરીથી કાલંજર પર્વત ઉપર હરણી થઈ મહાન જ્ઞાની મહાન યોગી ભરત એ હરણીના પેટમાં હરણ થયા વેદોમાં વર્ણન આવે છે જ્ઞાન અને યોગ ને ભક્તિનો સાથ ન હોય તો જ્ઞાન અને યોગ દગો કરે છે મરણ બગાડે છે ભક્તિથી જ મરણ સુધરે છે ભક્તિનો અર્થ એ છે ભગવાનના સૌંદર્યમાં ભગવાનના સદગુણોમાં ભગવાન ના સૌંદર્યમાં ફસાયું છે તેને અંતકાળમાં નું સ્વરૂપ દેખાય મરણ જયારે સમીપમાં હોય ત્યારે પ્રથમ વાચા બંધ થાય વાણીનો લય મનમાં થાય તે જીભથી બોલી શકતો નથી જીભથી તો બોલતો નથી મનથી થોડી થોડી વાતો કરે મન એ પણ વાણી છે વાણીનો લય મનમાં થાય મરણ જયારે અતિ સમીપમાં હોય ત્યારે મનનો લય પ્રાણમાં ચાલે છે શરીરમાં કેવળ શ્વાસ ચાલુ મનનો લય પ્રાણમાં થયા પછી મન ભેરું થાય છે મન ભેરું થયું કે હૃદયમાં પ્રકાશમય પરમાત્માના દર્શન થાય બધાના હૃદયમાં પ્રકાશમય પરમાત્મા છે જે આંખને જોવાની શક્તિ આપે છે તે નિરાકાર પ્રકાશમય પરમાત્મા પ્રત્યેકના હૃદયમાં છે માનવનું મન બહિર્મુખ હોવાથી હૃદયમાં વિરાજેલા પ્રકાશમય પરમાત્માના એને દર્શન થતા નથી મન જયારે ભેરું થાય મન જયારે પ્રાણમાં મળે છે ત્યારે બધાને હૃદયમાં પ્રકાશ દેખાય બધાને દેખાય અને પ્રકાશના દર્શન કર્યા પછી મન વાસનાથી જ્યાં વધારે ફસાયું હોય એ ચિત્ર દેખાય જેનું મન ભગવાનમાં ફસાયું છે જેનું મન શ્રી રામ શ્રી કૃષ્ણના સૌંદર્યમાં ફસાયું છે જે મનમાં ભગવાનનું સ્વરૂપ સ્થિર કરે છે એવા ભક્તોને અંતકાળમાં ભગવાનનું સ્વરૂપ દેખાય છે અને ભગવાનનું સ્વરૂપ દેખાય તો વેળો પાર છે જે ભક્ત ગૌણ સમજે છે જે યોગમાં ધ્યાનમાં ભક્તિનો સાથ નથી તે જ્ઞાનીઓને યોગીઓને અંતકાળમાં સંસારના ચિત્રો દેખાય અને સંસારના ચિત્રો દેખાય કે મરણ બગડે છે ભરતજી મહારાજ મહાન યોગી છે જ્ઞાની છે એમને અંતકાળમાં હરણી દેખાય સનાતન ધર્મમાં તેથી મૂર્તિ પૂજાને બહુ મહત્વ આપ્યું છે મનમાં ભગવાનનું સ્વરૂપ સ્થિર કરો ભગવાન અતિ સુંદર છે મનને વારંવાર સમજાવો ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન આશક બને ભગવાનના સદગુણોમાં મન ફસાય અંતકાળમાં ભગવાનનું સ્વરૂપ યાદ આવે તો મરણ મંગલમય થશે અંતકાળમાં સંસારનું કોઈ ચિત્ર દેખાય તો જ્ઞાની હોય કે યોગી હોય એનું મરણ બગડે ભરતજી મહારાજ ને અંતકાળમાં હરણી દેખાઈ એમના જ્ઞાન યોગ ને ભક્તિ નો સાથ નથી જે યોગમાં જ્ઞાનમાં ભક્તિ નો સાથ નથી એ જ્ઞાન યોગ મરણ ને બગાડે છે ભક્તિ થી જ મરણ સુધરે છે ભરતજી ને અંતકાળમાં હરણી દેખાય છે એ હરણીના પેટમાં ગયા છે પરીક્ષિત રાજાને બહુ મહાજ્ઞાની હતા તપસ્વી હતા યોગી હતા થોડી ભૂલ થઈ એ હરણ થયા પશુ થયા જ્ઞાન યોગ ભક્તિ વ્યર્થ જાય છે સુખદેવજી મહારાજ સાવધાન જ્ઞાન કોઈ દિવસ વ્યર્થ જાય ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય નહીં ભારતજી હરણ તો થયા પશુ શરીરમાં પણ એમને ધ્યાન મારી ભૂલ થઈ અને તેથી હું હરણ થયો છું પશુ શરીરમાં વિવેક છે માં ગવડાવે પણ ધાવે જ મા બાપને છોડીને અલગ બેસે મા બાપ સાથે પણ પ્રેમ કરતા જ્ઞાન વ્યર્થ જતું નથી જીવ જ્યાં જાય છે ત્યાં મમતા કરે છે જીવ જ્યાં જાય ત્યાં સુખ સમજે છે ભરતજી હરણ તો થયા પણ એમને હરણ શરીરમાં જ્ઞાન હતું હરણ નું સુખ તુચ્છ લાગે છે રાજાને એવી ખબર પડી હતી કે મેં બહુ પાપ કર્યું છે હવે હું મરવાનો છું મર્યા પછી હું ડુક્કર થવાનો છું રાજાએ પોતાના છોકરાઓને કહી રાખ્યું હું ડુક્કર થવાનો છું જગ્યા પણ બતાવી કે અમુક જગ્યામાં મારો જન્મ થવાનો છે મારા કપાળમાં ધોળો ડાગો રહેશે પાંડવમાં રખડવું મને ગમતું નથી ઉકરડામાં ફરવાની મને ઈચ્છા નથી પણ હવે હું ડુક્કર થવાનો છું મને ઘણા છે તમે ત્યાં આવો મને મારી નાખો રાજાએ શરીરનો ત્યાગ કર્યો રાજા ડુક્કર થયો એના છોકરાઓ શોધતા શોધતા ત્યાં ગયા છે કપાળમાં થોડો ડાઘો હતો આ છે મારવા તૈયાર થયા ત્યારે તે ડુક્કર બોલે છે મને મારશો નહીં રાણી કરતા પણ સુંદર ડુકરી મને અહીંયા મળી ગઈ રાજમહેલ કરતા પણ આ કાદવમાં મને બહુ મજા મારે સુખ ભોગવવું છે જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને મમતા કરે છે જીવ ત્યાં ફસાય જ્ઞાન કોઈ દિવસ વ્યર્થ જાય ભરતજી પશુ તો થયા છે પણ હરણનું સુખ એમને તુચ્છ લાગે એક હરણના સંગતથી હું હરણ થયો અહીંયા તો ઘણા હરણ છે માતા પિતાને છોડી બધું યાદ આવે છે પૂર્વ જન્મની તપોભૂમિ ગંડકી નદીના કિનારે આવ્યા છે આ ઘાટમાં હું સ્નાન કરતો આ બાજુ મારી પર્ણકુટી હતી આયા એ મને છે થયો હું પશુ થયો છું બધું યાદ આવે ત્યારે જોરથી રડે હવે રડવાથી શો લાભ છે જેટલા દિવસ હરણ બાળકને ગોદમાં લઈને પ્યાર કર્યો હતો એટલા દિવસ ભરતજીને હરણ શરીરમાં રહેવું પડ્યું માનવ બીજા જન્મની તૈયારી આ જન્મમાં કરે છે હવે રડવાથી શો લાભ છે પશુ શરીરમાં એવું જ્ઞાન હતું એકાદશીનું વ્રત કરતા પશુ શરીરમાં એવું જ્ઞાન હતું મારે પાપ કરવું નથી અમારી એકવાર ભૂલ થઈ હવે હું પાપ નહીં કરું ખડ તોડીને કોઈ દિવસ ખાતા નથી ઝાડના સૂકા પાંજે નીચે પડ્યા હોય એ તપાસીને એક વાર ખાય ખડમાં જીવ જંતુ બેસે છે ખડ તોડીને ખાઉં તો કોઈ જીવની હિંસા થશે જે પાપ લઈને આવ્યો છું એ ભોગવીને પૂરું કરીશ નવું પાપ ન થાય પશુ શરીરમાં ધ્યાન છે એકાદશીનું વ્રત કરે છે ત્રિકાળ ગંડકી નદીમાં સ્નાન કરે છે અડધું શરીર જળમાં અને અડધું શરીર જળના બહાર એવી રીતે બેસે છે પૂર્વ જન્મમાં હરયે નમઃ મંત્ર બોલતા હતા અને તે હરયે નમઃ મંત્ર એમને યાદ મોટી નદીના કિનારે બેસીને હરે નમઃ હરે નમઃ શ્રી હરિની માયા વિલક્ષણ મને છેતર્યો હું મોટો જ્ઞાની હતો બધું છોડીને ધ્યાન કરતો હતો હવે હું પશુ થયો પ્રકૃતિ ઈશ્વરાય શરીર નો ત્યાગ કર્યો છે નારાયણાય હરે શરીરનો ત્યાગ કર્યો ભરતજી પવિત્ર બ્રાહ્મણ ના નો જન્મ થયો છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે ચરમ શરીરે ન વિપ્રત્વમ ગતમ આવું ભરતજી નો છેલ્લો જન્મ હવે કોઈ મારા પેટમાં જવાના નથી બ્રાહ્મણ લાગે જન્મ થયો છે બધું યાદ આવે છે સંગથી બહુ ગભરાય છે હરણના થી હું હરણ થયો માનવના સંગથી મારે માનવ થવું પડશે મારે હવે પરમાત્મા નો જ સંગ કરવો છે માતા પિતાને છોડીને એકલા ખૂણામાં જઈને બેસી માં પ્યાર કરે તે ઝેર જેવું લાગે માનો સંગ ગમે નહીં કોઈ કોઈ વખત પિતા ઉઠાવીને ગોદ મારે પ્યાર કરે ગમતું નથી બાપના સંગથી કદાચ મારે ફરીથી બાપ થવું પડશે મારે હવે બાપ થવું નથી મારી ભૂલ થઈ હરણના સંગથી હું હરણ થયો બાપના સંગતથી મને બાપ થવાની ઈચ્છા થશે ભરતજી માતા પિતાને પણ છોડીને એકલા બેસી રહેતા હતા સંગથી ગભરાય હવે પરમાત્માનો જ સંગ કરવો છે એવો નિશ્ચય કર્યો છે એમને ઓળખી શક્યા માતા